હે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા કાવ્યા અને મુદિતાબેન વાર્તા સાંભળે છે ઓહો હો હો આવો આવો કાવ્યા કાવ્યાબેન મુદિતાબેન તમારી સાથે છે ને આમ ભાવનગરમાં બેઠા બેઠા ઉર્વા પણ વાર્તા સાંભળે છે ઓ ભાઈ હા ઉર્વા બેન તો રોજ નિશાળે જાય અને મોજ મજા કરે ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક ચતુર સસલાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સસલાની ચતુરાઈ એક હતું સસલું આ સસલું તો ભારે ચાલાક અને ભારે ચતુર હતું હો ભાઈ ખૂબ ચાલાક હતું અને એ તો એક જંગલમાં રહે આ જંગલમાં સસલાની સાથે સાથે વાઘ હોય સિંહ હોય વરુ શિયાળ ચિત્તો હરણ સાબર ને હાથી જેવા બીજા પ્રાણીઓ રહેતા હોય હો ભાઈ આ સસલાને બે પ્રાણીઓ સાથે ક્યારેય બનતું નહીં અને એ બે પ્રાણીઓ હતા શિયાળ અને વરુ શિયાળ તો લુચ્ચો હતો જ્યારે વરુ તો સાવ મૂરખ અને શિયાળની દોરવણી મુજબ વરુ ચાલે શિયાળ કે એમ વરુ કરે આ શિયાળ જંગલના પ્રાણીઓને અંદરો અંદર ઝઘડાવતો એવો હતો ભારે લુચ્ચો એટલે સિંહ વાઘ જેવાને પોતાની બુદ્ધિથી છેતરે બોલો લો પણ સસલા પાસે આ શિયાળભાઈની ચાલાકી ચાલે નહીં હો ભાઈ સસલું એના બધા પ્રપંચ ખુલ્લા પાડી દે શિયાળની ચતુરાય બધી ખુલ્લી પાડે દે ચાલાકી બધી હો એટલે શિયાળને એના ઉપર ભારે દાજ હતી કે આ સસલાને એક વખત ખબર પાડી દેવી છે એ એને મારી નાખવા માટે ઘણા બધા વિચારો કરે કે સસલું કેવી રીતે મરી જાય અને હું કેવી રીતે બધાને છેતરું પણ ચતુર સસલું હતું ને એ ક્યારેય શિયાળભાઈના સપાટામાં આવે નહીં શિયાળની ઝાડમાં ફસાય નહીં એક વખત વરુએ સસલાને ફસાવવાની એક યોજના ઘડી અને શિયાળને કહ્યું સાંભળો સાંભળો શિયાળ ભાઈ મારી યોજના બહુ સરસ છે અને તે જરૂર સફળ થશે જો સફળ ન થાય તો હું માંસ ખાવાનું તજીને ઘાસ ખાવાનું શરૂ કરી દઈશ વરુએ તો એવું કહ્યું શિયાળ કે એ સસલાને તમે હજી બરાબર ઓળખતા નથી એ કાંઈ સહેલાઈથી સપડાય તેવું નથી અને છતાં તમારી યોજના અમલમાં મૂકવી જ હોય તો ચાલો મૂકીએ વરુ તો કે એ તમે તમારા ઘરે જઈને મરી ગયા હોય એવો દેખાવ કરીને સૂઈ રહેજો અને સસલું જ્યાં સુધી તમારી પાસે આવીને તમારા શરીરને અડકે નહીં ત્યાં સુધી હૈલા ચાલ્યા વગર ચૂપચાપ પીડ્યા રહેજો એટલે તે આપણી જાળમાં ફસાય જ ગયું સમજજો શિયાળ તે વરુના કયા પ્રમાણે ઘરે જઈને મરવાનો ઢોંગ કરીને સુઈ ગયું શિયાળ હો ભાઈ આ બાજુ વરુએ સસલાના ઘેર જઈને કહ્યું એ સસલા ભાઈ સાંભળો છો સસલા ભાઈ બહુ ખરાબ સમાચાર છે બહુ માઠા સમાચાર છે સાંભળો છો એવા તે શું સમાચાર છે સસલાએ પૂછ્યું અરે આપણું ભાઈબંધ પેલું બિચારું શિયાળ આજે મરી ગયું છે અને હું એની અંતિમ ક્રિયાની ગોઠવણ કરવા જાઉં છું તમે પણ આવજો હો આમ કહીને વરું તો ચાલી નીકળું સસલાને થયું કે પાડોશી તરીકે જાવું તો જોઈએ બિચારું શિયાળ મરી ગયું છે એટલે એટલે એ તો વરુની પાછળ શિયાળના ઘર તરફ ગયું એણે દૂર રહીને ચારે તરફ જોયું તો શિયાળ મરી ગયું હોય એમ પડ્યું હતું હો ભાઈ ન હાલે કે ન ચાલે પણ સસલું હતું ને હે એ બહુ ચતુર હતું ખૂબ જ હોશિયાર હતું અને બુદ્ધિવાળું એવું એ કાંઈ સહેલાઈથી છેતરાઈ જાય એમ તો હતું નહીં એટલે એ તો મનોમન બોલ્યું હો અરે રે બિચારું શિયાળ હું ઈચ્છું છું કે તે મરી ગયું ન હોય પણ નજરે જોતા તો મરી ગયું હોય એમ લાગે છે આવું તો વળી પાછું એ મોટેથી એ બોલ્યું કે હું ઈચ્છું છું કે મરી ન ગયું હોય અને નજરે જોતા કાંઈ મરી ગયું હોય એમ જ લાગે છે આ તો બીજા પાડોશીઓ આવે એની રાહ તો જો અરે રે પણ મને એક શંકા થાય છે એ તો મોટેથી બોલવું કે મેં સાંભળ્યું છે કે શિયાળ મરી જાય ત્યારે તેનો પાછલો પગ હાલતો હોય છે એનો પગ હોય ને એ પાછો હાલતો હોય છે આનો પગ તો કાંઈ હાલતો ચાલતો નથી એટલે એ કાંઈ મર્યું હોય એવું લાગતું નથી એવું એ મોટેથી બોલ્યું હો શિયાળે આ સાંભળ્યું એટલે સુતા સુતા સાંભળ્યું ને એને થયું કે ખરેખર મરી ગયા હોય એવો દેખાવ કરીશ તો જ સસલું છેતરાશે એટલે એણે પોતાનો પાછલો પગ હલાવવો શરૂ કરી દીધો એને એમ કે હું એવો દેખાવ કરું આ જોઈને સસલું શિયાળની ચાલબાજી પારખી ગયું અને પોતાનાથી બને એટલી ઝડપે ત્યાંથી ભાગી ગયું ભાઈ કે આ શિયાળ અને વરુ તો મને પકડી લેવા માગતા હતા તો ભાઈ આ રીતે પોતાની ચતુરાઈથી સસલું બચી ગયું હો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો